અને પૂજગર શૌચાલય નું ભોજનાલય છે બે વસ્તુ છે જરૂરિયાત વસ્તુઓ ભોજનાલયમાં જાય અને છોડવાની વસ્તુઓ શૌચાલયમાં જાય બે જ વસ્તુ છે માયા કોને કેવાય ઓળખાવો માયા કોને કેવાય એ માયા માયા બે ત્રણ વચ્ચે છોકરો જુએ એટલે લઈને ઉઠી પેલો વાલ ને લીધે વધારે દબાઈ જાય ને ત્યારે છોકરો બહુ દબાય એટલે બાસકું ભરી લે જો માયા ના રંગ તો જુઓ આ માયા નો રંગ માયા નો છોકરું બાસકું ભરી લે આ માયાના રંગ છે બહુ દબાઈ એટલે છોકરું બધું જ જાય શું થાય કુતરા જોડે માયા કરે પછી આમ પંપા પંપા કરે પણ જીભ ચાટે માર માર કરે બરાબર મારા જીભ તે પંપા ખોટું કર્યું ને વિતરાગ રહે છે તો તો માયા ખસે વિતરાગ ચિત્રે રાગ દેશમાં પડેલો માણસ વિતરાગ કરે કપિલ છું એ જ માયા હું કપિલ છું એ જ મોટા મોટી માયા હું કપિલભાઈ છૂટ્યું કપિલભાઈ ઓળખવાનું સાધન છે લોકોને આપણે હું કપિલભાઈ છું first wrong belief wrong belief બેઠેલી છે અને પછી આ બાયલો ધણી સેકન્ડ રોંગ બિલીફ અને મામો છું અને કાકો છું અને કુવો છું જૈન છું બધી રોંગ બિલીફ કેટલી બેઠી છે હું વકીલ છું આ રંગ લીફો જ્યાં સુધી હોય ત્યાં સુધી રાઈટ બિલીફ હોય નહીં રાઈટ બિલીફ એટલે સબ્જેક્ટ દર્શન આ રોંગ બિલીફ ફ્રેક્ચર કરવામાં આવે ત્યારે રાઈટ બિલીફ બેસે સમજાય તમને આ રોંગ બિલીફો જાણતા નથી પોતે અને પછી ફ્રેક્ચર જ કરી શકે હાથ રૌદ્ર ત્યાં બંધ થાય ત્યારે જાણું મોક્ષ હાથમાં આવી ગયો ક્યારે જાણું હાથ ધ્યાન બંધ થાય બિલકુલ બંધ થઈ જાય ત્યારે એને સંયમી કહેવાય શું કહેવાય સંયમી અને સંયમ થી મોક્ષ છે હાથ ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ કરાવવાની ક્રિયા જ્ઞાની માર્ગ પુરુષની થાય એને એને દીક્ષા છે શું કહેવાય આ જે સંયમ બહાર લેવાય છે એ વ્યવહાર સંયમ છે સાચો સંયમ નથી આ બહાર કે સંયમી પુરુષો આવ્યા છે વ્યવહારમાં લોકો કે છે કે સંયમી પણ સાચો ભગવાન ના કે ભગવાન ના ભગવાન તો કુત્યાગ કે કુત્યાગ કુતપ કો ગુરુ એવું કે બધા અહીં ચાલે છે સાહેબ બજારમાં ભાવ ભાવ ચાલુ જ છે બજારમાં માલ ચાલ્યા કરે નહીં સંયમી કોણ કે જેને આઠ જણા રોજ ના હતા એ સંયમ તો થોડી વાતચીત કરતા જજો થોડી બે વાત કરી એવી બીજી વાતચીત મૂકજો મોકલો હસાય નહીં આ બધું આપણું પોતાનું જ છે બધું આમ કઈ કીધું નથી હશે દરેક જીવ ક્યાંથી આવ્યા હશે દરેક જીવ ક્યાંથી આવ્યા હશે આ ટ્રેન માં આવ્યા બધા કોઈ કોઈ ઉતર્યા કોઈ આણ ઉતર્યા કોઈ અહીં ઉતર્યા બધા ટ્રેન માં આવે છે જાય છે બીજે ક્યાંથી આવવાના પણ એનું ઠેકાણું તો હોય ને મુંબઈ થી આયા એનું ઠેકાણું તો હોય ને જ્યાંથી આવવાનું હોય તેનું ઠેકાણું હોય ને આયા ક્યાંથી આયા ક્યાં આયા ક્યાંથી આયા હા એ અનંતકાળ થી આવ્યા છે અનાદિ ચોક્કસ જય આયા ગયા દેખાય છે આયા ગયા દેખાય છે સહેજ જેમ શેષ પહેરેથી જ છે આ કઈ ઉત્પન્ન થયેલું હોય તે આ જાય કરે ઉત્પન્ન નવું થતું નથી આ આટલા જગ્યામાં બહાર પાછું કઉ ત્યાગ કરજે શું કહું ઊંચી ત્યાગ જેને મોક્ષે જવું હોય ને તેને આ ને બહાર તો ત્યાગ કરે તો આપણે એને કહીએ અને ભગવાન એ માથે છે એવું કહીએ બધા સંતો કહે ભગવાન ગોડ ઇઝ ક્રિએટર છે અમે કહેવા લાગીએ આની વાસ્તવિકતા હોય શું હોય વાસ્તવિકતા હોય બાર ભ્રાંતિ ભૌતિક જ્ઞાન એ જ્ઞાન જ ભ્રાંતિ જ્ઞાન છે god is created is visual એ બધું ભ્રાંતિ જ્ઞાન છે એ એમની ભાષામાં બરોબર છે સુભાષ સુબ્રા માટે માર્ગ છે કેવો છે અને આ શુદ્ધ માર્ગ છે શું તમારે માં ના જોઈએ ક્રાંતિ ત્યાગ ક્રાંતિ જ છે તો કોઈ જીવને શરૂઆત થી શુદ્ધ માર્ગ હોઈ શકતો નથી ત્યારે તો જ હોય ને શરૂઆત થી શુદ્ધ માર્ગ તો હોઈ શકે નહીં ને પહેલા તો અશુદ્ધ શરૂઆત કોને કહો શરૂઆત કોને કહો શરૂઆત દાખલા તરીકે બાર પોથી ભણે શરૂઆત કહેવાય અને પછી નજીક જાય બાર પોથી ભણે શરૂઆત કહેવાય બાર પોથી ભણે એ શરૂઆત પછી મેટ્રિક મારી વાત એકાદ અક્ષરમાં સમજી જાય તો હું તો ભણેલો જ છે ના ભણ્યો હોય એવી સમજ શક્તિ ક્યાં બધા હોય છે એવી સમજણ શક્તિ બધાના ક્યાં હોય એવી સમજ શક્તિ બધામાં ક્યાં એ શક્તિ પ્રમાણે કહું કે આટલો ભરેલો છે એ તો બરાબર છે નાની માણસ નો નિર્ણય કરશે કે આ માણસ આટલા કક્ષા માણસ છે સામાન્ય તો બધા એવી કક્ષા માણસ હોતા નથી એટલે કોઈ બારપોથી બનલો કોઈ સ્વીટી બનલો કોઈ મેટ્રિક બનલો કોઈ પીએચડી થયો હોય એટલે જુદી જુદી કક્ષાઓ છે અને વિકાસ પણ સામે થાય છે આ એક અવતારથી નથી આ કપિલભાઈ અનંત અવતારથી ભટક ભટક કરે છે બહુ અવતાર સુધી ઠેઠ મોક્ષ માર્ગના મોક્ષ માર્ગના ધોપા સુધી પહોંચેલા છે અને ત્યાંથી પાછા ભરેલા છે અને પાછા એકડીઓ માયા એટલે કોણ ઓળખાય છે ઓળખાય એની શું સમજ છે એના બધું ઓળખાય ત્યાં ડેવલપ વધારે થયેલો છે કે નહીં બાકી મોટા મોટા સંત હોય ને પણ સંજોગોના આધીન મજૂરી કરવી પડતી હોય ત્યારે સંજોગોના આધીન રહેવું પડે શું થાય છૂટકો થાય બધું સંજોગોની દુનિયા છે અને પાછું પઝલ છે પઝલ નથી છે ઇટલ પોતાની ન્યાય થયેલું આપ વાંચી કે આપ વાંચી વાંચી બે ભાગ વાંચી મોટા મોટું ટેન્ડર કર્યું ટેન્ડર મોટું કર્યું આ તે આગળ ટેન્ડર એટલું સ્ટેશન ઉતરવાની વાત બીજું કોઈ સ્ટેશન ઘણા કર્યા બીજા તો બીજા કિશોર ઘણા કર્યા આ એટલું જ બાકી છે તમારે કઈ છૂટતું નથી કે થઈ રહ્યું ખલાસ સમજી ગયું જગત જગત સમજી લીધું આ જાણેલું હતું ને તે બધું ખોટું હતું શું બધું લૌકિક જ્ઞાન હતું શું હતું લૌકિક હા અહીં આવે છે બધું એનું ખોટું જૈન ધરતી પર મનુષ્ય જો વધારે વધારે કોઈ પણ પ્રાણી ને જો ટોર્ચર કર્યું હોય કે પાપ કર્યું હોય તો ગાય સાથે કર્યું છે ગાયના વાછેડાને એને નપુસક બનાવ્યો એની પાસે કઠોર કામ કરાવડાયું અને આટલા બુરા કૃત્ય કર્યા બાદ પોતાના પાપી કૃત્યને ઢાંકવા માટે મનુષ્યએ ગાયનું પૂજન કરવાનું શરૂ કર્યું આટલો મોટો ઢોંગ મનુષ્યએ કોઈ પણ પ્રાણી સાથે નથી કર્યો પોતાના કોઈ આવા પાપી કૃત્ય માટે મનુષ્ય બીજી કોઈ જગ્યાએ એવું નથી કર્યું એ બાબતમાં દાદા ભગવાન શું કહેવા મનુષ્ય ગાય સાથે જે વર્તાવ કર્યો છે એવો કોઈ પણ જનાવર સાથે ગેરવર્તાવ કર્યો નથી એનું દૂધ લીધું એના વાછરડાને છે તો નપુસ્તક બનાવીને એની પાસે બહુ જ કામ લીધું અને આ બધું કર્યું અને પછી પાછું ઉપરથી ગાય નું પૂજન કરીને પોતે જે કઈ પાપ કર્યું દુષ્કૃત્ય કર્યું એનો દમ કર્યો કે છે એને આ ગાય ગાય ની પાછળ જે દુષ્ટ કૃત્ય કર્યું તો એને ઢાંકવા માટે પાછું એને પૂજા કરી એટલે ઢોંગ કર્યો તો કે હા મનુષ્ય આવું કર્યું કે છે તો આ વિશે આપ શું કહેવા માંગો છો એવું કશું કહ્યું નથી એવું કશું કહ્યું નથી તમને દેખાય છે આપણે બધા પટેલ છીએ જાણીએ છીએ ગાયના વાછેડાને નપુસક કેવી રીતે કરવામાં આવે છે બહુ જ એક ટોર્ચરિંગ કામ કરતા હોય એ આજે ગાયના વાછરડાને નપુંસક કરે છે ગાયના વાછરડાને નપુંસક કરે છે તો એ તો કે છે બહુ ટોર્ચરિંગ કામ કરે છે અને બહુ ટોર્ચર કરે છે નહીં નપુંસક કરનારા નપુંસક કરે છે જે નપુંસક કર્યો હોય બીજાને ત્યારે જ કરવામાં આપણા આપણા ફાયદા માટે કરીએ આપણા ઓર્ડર બધા નહીં કરતા જેને કોઈને નપુસક કર્યો હોય ત્યારે પકડી નપુસક કરે છે એટલે બદલો આપે બદલો નાખવો જોઈએ આ જગતમાં જે દેખાય છે બધા બદલા છે નવું નથી જે દેખાય છે બધા બદલા છે પરિણામ think he has not followed what you No, no, he has followed very well. પણ એ જે કે તમે જે જુઓ છો ને મારે કહે આ ભરત ને ખાંસી કરે છે એને ધમસીરે પાડું ના કહેવાય તો એને જ ધમસીરે કહેવાય કે એ તો ખાંસી ના કર્યો હોય ધમસીરે પાડતા છે ખાંસી કરે ધમસીર છું કારણ કે એવું લોકો નહીં પાડતા એ લોકો પાડતા હોય તો ખાંસી કરેલા જેવા જે ઉપાડતા હોય કાશી કરેલા ને વખે નહીં પરવાણે ગમતી પાછા એમાં ખાંસી કરી અહીંયા એને નપુષક કર્યો એ ખોટું કૃત્ય છે કે સાચું કૃત્ય છે એ નિર્ણય આપણે નથી લેતા પણ એ કર્યા બાદ મનુષ્ય પાછું એનું પૂંજન કરીને ડોળ કેટલો કરે છે આ જે ખાંસી કરે છે એ વસ્તુ બાજી મૂકે પણ એ કર્યા પછી પણ મનુષ્ય ગાય નું પૂંજન કરે છે ખોટો ડોળ કરે છે ના એ ખોટો ડોળ નહીં કરતા ખોટો રહ્યો ને આપણે પૂજન કરે આપણા લોકો કારણ કે એમને જ્ઞાન છે કે તાપમાં યોગી પુરુષો આવે છે કોણ આવે છે યોગી પુરુષો આવે જે બહુ ક્રોધી હોય છે ને તેમનો જાનવર માં થાય ત્યાં ત્યાં આવે છે પછી મારે ફૂફાડો એટલે આપણા લોકો યોગી પુરુષ તરીકે દર્શન કરતા તાપ ના પૂજા કરે છે અત્યારે કોઈ પાપના આધારે આવો થયો પણ આપણે પૂજા કરો શું કહ્યું ને અને આ ગાય એ ગાય સંતો વાળી આવે કરા જાનવરમાં જોવાનું થાય ને તો સંતો આમાં આવે ગાયમાં આવે બધી રીતે ઉચકારી હોય એમને એમનું દૂધ ઉચકારી હોય એમ ખાણ ઉચકારી હોય એમ યુરિન ઉચકારી હોય બધી રીત ઉચકારી હોય બકરી પૂજા નહીં કરતા ગધેડા પૂજા નહીં કરતા કુતરા ની પૂજા નહીં કરતા અને અમી ગાય અને પેલી બાજુ વેચાનું કહ્યું નાગણી બે પૂજા છે એટલે બહુ પચસ્તર વૈજ્ઞાન છે ગપ્પુ નથી આ જગત બિલકુલ કોઈ જગ્યાએ ગપ્પુ નથી અચ્છા બીજો સવાલ મારો છે કે એક જગ્યાએ એક માણસ કોઈનું મર્ડર કરે અને એક સોલ્જર લડીના મેદાનમાં હજારો માણસોને મારી નાખે ભગવાનની દ્રષ્ટિએ શું ગણાતું હશે એક એક માણસ કોઈનું ખૂન કરે અને બીજી બાજુ એક સોલ્જર લડાઈના મેદાનમાં હજારો માણસોને મારી નાખેલી તો ભગવાનની દ્રષ્ટિએ આ બંનેનું શું મૂલ્યાંકન ભગવાનની દ્રષ્ટિએ શું છે એમાં કુલ કરે છે એને ભગવાનની દ્રષ્ટિએ ગુનેગાર ગણવામાં આવે છે ગુનેગાર ગણવામાં આવે છે અને પેલો હરીમાં હજારો માણસ માં ત્યારે ગુનેગાર ગણવામાં નહીં આવતો આપણે નથી ગણતા પણ ભગવાન શું ગણતો એનું કારણ જરા સમજાવો એ ભગવાન ની દ્રષ્ટિએ કેમ આમ પેલો ફૂલ કરવા માટે નથી નીકળ્યો એ તો એના કમાન્ડર નો ઓર્ડર પાડવા માટે નીકળ્યો છે એનો હેતુ ખૂન કરવાનો નથી કમાન્ડર નો ઓર્ડર પાડવાનો હેતુ છે શું છે જેનું લૂણ ખાધું હોય તેનું કાર્ય કરવા માટે એનું હેતુ અને આ ખૂન કરનાર તો પોતે જાતે જ ખૂન કરે છે અગર તો એવું બને કે કોકે કરાવડવું હોય તો બે ભાગે વહેંચી જાય કરાવનાર ને અને કરનાર બંને ભાગ વહેંચી જાય ને ખૂન કરવું એ તો બહુ મોટો ગુનો કહેવાય ખૂન કર્યું તે ખૂન કરનારનો ગુનો અને જેનું ખૂન થયું તેનો પોતાનો હિસાબ જેનું ખૂન થયું તેને પોતાનો હિસાબ પેલે કશું કર્યું નથી પોતાનો હિસાબ મળી ગયો અને ખૂન કરનારે એને ગુનો કર્યો તે જયારે હવે હિસાબ મળશે ત્યારે અત્યારે હિસાબ મળ્યો નથી એ જયારે પકડાશે ત્યારે એનો હિસાબ થશે અને જેનો ખૂન થયું તેનો હિસાબ મળી ગયો તમારા વકીલો શું કે આંખે દેખ્યું કે મેં કર્યું આંખે દેખા કે હા આંખનો પુરાવો નજરે પછી મોતિયાવાળી માસ્ક થઈ માકે પછી મોતિયાવાળી થઈ કોઈ કોઈ કાળી ના મંદિર બળી આપે છે એ પાપ છે કે પુણ્ય કાળી ના મંદિર માં બળી ચડાવે છે તો એ પાપ કે છે કાલિકા માતાના મંદિરમાં શું કરે છે બળી ચડાવે છે ને બકરો તો કે પાપ કેવાય કે પુણ્ય કેવાય એ ચડાવનાર આપડે પૂછીએ રે કે તારું તું શું માગું છું આમાં હું પુણ્ય કરું છું તો બકરા પૂછીએ તું શું માનું છું આ પુણ્ય માણસ છે એવું બધું પૂછીને તારણ કાઢીએ ત્યાં નીકળે નહીં બકરો એમ કે કાકુ નહીં છે પેલો મારનારો કે હું પૂન કરું છું માતાજી કે એ ધરે તમારે ના કહેવાય નહીં હું ફૂલ લેતો નહીં તો ધરે પગ ના રહી નહીં જાય બરાબર થાય માતાજી બધું પોતાની જવાબદારી છે જે કઈ કરવું છે એ બધી પોતાની જોખમદારી સમજીને કરજો પછી પછી મઉ ચડાવો બકરો ચડાવો કે પછી માણસ ચડાવો કોઈ ના પાડે છે તમે પણ ચડાવતી વખતે ખ્યાલ રાખ્યો કે હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબિલિટી આપણી છે માતાજી નથી અમારું શું છે પાપ પુણ્ય વાત તો જવા દેવો પણ રિસ્પોન્સિબિલિટી આપણી છતાં એવા દેવલોક દેવલોક છે કે કે મંસાહારી પોતે છે દેવલોકો અને મંસાહાર માગે જ છે ખરા શું કહ્યું એવા જ છે આ બધું અંધેર નથી આ પણ એવું એકાદ દાખલા માટે બીજા એનો હો લાભ ઉઠાવે બીજા નવાણું એ લાભ ઉઠાવનારા ભૂલ વાળા છે એકાદ સાચો હોય છે કારણ કે મંસાહારી દેવો છે જેમ મંસાહારી જાનવર હોય છે ને એવા મંસાહારી દેવો છે મંસાહારી માણસ છે બધું છે ભૂત વ્યંતર દંડ એમાં અમુક મંસાહારી હોય અમુક અમુક ના હોય શાસ્ત્રો માં એવું વચન આવે છે કે દેવો નો માનસિક આહાર હોય આપણા જેવો એવું વચન છે કે દેવો ને કે છે કે માનસિક આહાર હોય આપણા જેવો કવલ આહાર ના હોય દેવો ને માનસિક આહાર હોય આપણા જેવો કવલ આહાર ના હોય સ્થુલ આહાર ના હોય એ લોકોને એ તમે જુદા દેવાની વાત કરો છો એ દેવોની જુદા દેવાની એ ઉપરના દેવોની બીજા બીજા દેવો ભુવન વ્યાસી અંતર દેવો છે આપણે નીચે છે તે દેવોને આપણા જેવો આહાર છે તો અને મંસાહાર એવું કરે પણ મંસાહાર ફૂલ ના ખાય ફૂલ નહીં એની સુગંધી ના પડી સુગંધી ના ભૂખ્યા સોલ ના ખવાય અને આ ઉપર વાળા જે છે એ તો મંસાહારી સુગંધી ના લે એટલે આપડે જલેબી ને એની બધા અને સુગંધી ત્યાં જ જવાની જેથી આપડે લોકો છે ને ભાઈ હે દેવન ધરાઈ ખાઓ દેવન ધરાઈ જમો એમ કે છે ના કરો એવું ના થવું ખરી પડે કર્મને આધાર ના આપો તો કર્મ એના કાળે ખરી પડે આધાર આપો તો ખરી ના પડે એના આધાર આપે હું કરું છું એ આધાર આપે કઈ રક્ષાબેન તબિયત સારી છે કે તારીખ પચીસ આઠ ત્યાંસી મહાત્મા રસિકભાઈ કાંતિભાઈ પટેલને ત્યાં ભયજી દરવાણી પોળ ખત્રી બરોડા સવાર તારીખ પચીસ આઠ ત્યાંથી મહાત્મા રસિકભાઈને ત્યાં સવાર છે એ તો અહંકાર જે ચાર્જ કરેલો એ વિચરે છે ને વિચાર દ્વારા એક્ઝેક્ટલી આપ મને આ વિચારો બધા આમ તૈયાર થયેલા હોય એટલે પહેલા એ થઈ ગયું હું આજે મેં લખ્યું છે આ અહીંયા આ આ મન જે સ્પંદન સ્વરૂપ લખ્યું અને અહંકાર ભર્યો એમાં મન સ્પંદન કરે છે મૂળ ભજા મન સ્પંદન કરે છે હા આ હું રિહર્સલ કર્યું તે વખતે વિચાર થઈ ગયેલા એ વિચાર અત્યારે આવે છે મૂળ ભજન સ્પંદન કરે છે હવે જો વિચરે નહીં તો કશું થાય નહીં એટલે પોતે વિચરે નહીં હવે પોતે વિચાર નહીં તો કશું વિચાર નથી બરાબર છે વિચાર નથી હા એમ એમ મારો મુદ્દો કહેવાનો ભાવ એટલે અહીંયા આ જે આપણું લક્ષ છે જે લક્ષ શુદ્ધાત્માનું બેસાડ્યું છે એનું જે આપણું વસ્તુત્વ એની સમજણથી આપણે નિર્વિચારી છીએ નિર્વિચારિત છીએ એમ નિર્વિચારિત હા અને આ કન્સેપ્ટમાં બરાબર છે આગલો જે આ કન્સેપ્ટ એનું મિકેનિઝમ સમજવા માટે જે વાત કરી તમે આ તો પહેલાના વિચાર કરેલા છે વિચાર દેખાય હા બરાબર હવે ફરી પોતે જો ન કરે તો ફરી વિચાર ઉત્પન્ન થાય નહીં બીજા પણ મૂળ પહેલાના જે એટલે કોઝિટ ફરી બરાબર છે એ તો હું સમજી ગયો આ તો આ જે આ મિકેનિઝમ આ મિકેનિઝમ બરાબર સમજવા માટે આ કેવી રીતે ઊભું થયેલું છે એ માટે આ અગાઉ અગાઉનું મિકેનિઝમ પ્રતિષ્ઠિત આત્માનું મિકેનિઝમ કેવી રીતે ઊભું થયું છે વૈજ્ઞાનિક રીતે એ સમજવા માટે આપણે કહ્યું કે મન પહેલા સ્પંદનો કરે છે હા એ બરાબર તો એ છે સંપૂર્ણ શ્રીમદ રાજે કહ્યું કર વિચાર તો પામે એના ઉપર ક્રમિક મારવું એવું છે ક્રમિકમાં બરાબર છે અહીંયા આગળ વિચાર તો જડ વસ્તુ હા બરાબર છે એ તો બરાબર છે વિચારથી કર્મ બંધાયું છે આપતા સૂત્રમાં એક લખ્યું છે કે તત્વ સ્વરૂપે જ્ઞેય તત્વ સ્વરૂપે જ્ઞેય તમને હજી ન સમજાય એમ તમે લખ્યું છે તો મેં પત્રમાં લખેલું તત્વ સ્વરૂપે જ્ઞેય તમને ન સમજાય એમ તમે લખેલું છે કે જે કેવળ દર્શનમાં જ માલુમ કેવળ જ્ઞાનમાં જ માલુમ પડે તો તત્વ સ્વરૂપે જ્ઞેય એ તો જે આપ પૂતગલની વાત કરો છો કે બીજી વાત કરો છો તમે કોણ આપતા સૂત્રમાં આપતા સૂત્રમાં તમે કે છેલ્લે બે લાસ્ટમાં એમાં એક જ્ઞેય તમે લખ્યું છે તત્વ સ્વરૂપે જણાય છે તત્વ સ્વરૂપે પણ એમાં લખ્યું છે કે તમને ન સમજાય તો હું જે સમજ્યો છું તો તમે એ આ પૂતગલની વાત કરો છો કે લાવજો ને આપતા સૂત્ર અહીં લાવજો અચ્છા હા બરાબર છે અત્યારે યાદ ના રહે ને હા સમજી ગયું અને બીજું આપણે ઉભો થાય છે ભાવ આ તો બધે વિગતવાર જુદા જુદા ટાઈમે જુદી વિગત કરેલી એટલે બધી રીતે સમજી જાય માં હા જે ઉભો થાય છે એ પ્રતિષ્ઠિત કરેલું જ્ઞાન દર્શન ને આધારે જ ઉભો થાય છે ને તો જે ભાવ ઉભા થાય છે ભાવ આપણે પ્રતિષ્ઠિત આત્મામાં જે આપણે વ્યવસ્થિત ને આધીન મૂક્યું પર સત્તાને આધીન નૈમિતિક રીતે જે ભાવ ઉભો થયો એ આપણો જે જૂનું જ્ઞાન દર્શન છે એના આધારે ઉભો થયો ને એટલે અત્યારે જે આપણું જ્ઞાન દર્શન છે એ તો ખાલી આ જ્ઞેય તરીકે જોયા જ કરે શુદ્ધાત્માને લેવા દેવા નથી ને એટલે જૂના જ્ઞાન દર્શન આધારે એનું કર્તવ્ય નથી કર્તવ્ય નથી તો બરાબર માને તો કર્તવ્ય હા એ તો સમજી ગયો બરાબર એટલે પછી એ પણ નૈમિતિક થયું એ નૈમિતિક રીતે તમે મૂક્યું છે એટલે અત્યારે તો હવે સંપૂર્ણ પરસત્તા બની ગઈ ને એ પણ ભાવ સત્તા અને પોતે નૈમિતિક રીતે ભાવમાં જોડાયો છે એટલે નિર્દોષ છે પોતે નૈમિતિક રીતે એમાં જોડાયો છે એટલા માટે નિર્દોષ મૂકેલો છે ને નિમિત્ત રૂપે નહીં આવે સુધારો સુધારે છે આપણે તો છૂટા થઈ જ ગયા આ તો નિમિત્ત કશું હા એ વધારે આપણે ક્લિયર થઈ જવું જોઈએ તમારી જોડે <laughs> જે કઈ ગુજવાડામાં ક્લિયર થઈ જવું જોઈએ એ દ્રષ્ટિએ આપણે વાત કરું છું શુદ્ધાત્માને વાત કરું છું પહેલેથી જો લઈએ જ્ઞાતા ભાવ જ્ઞેય ભાવે દેખાય ત્યારે પોતાના સ્વભાવમાં બીજો તત્વ છે ને બીજો તત્વ હા તે માટે કરો જ્ઞેય તત્વ સર્જે પણ કયો જ્ઞેય બીજો તત્વ પણ જે આ ખરો જ્ઞેય તત્વ સ્વરૂપે જે કહો છો બીજા પાંચ તત્વો ખરા બીજા ચેતન સિવાયના હા ચેતન સિવાય બીજા પાંચ તત્વો બરાબર છે તે જ્ઞેય તરીકે દેખાય ત્યારે છેલ્લું આવ્યું કહેવાય કેવું જ્ઞાન થાય એ જ્ઞેય તરીકે દેખાય જયારે એ દેખાય નહીં હા કેવો જ્ઞાન હોય ને દેખાય નહીં મને દેખાતો નહીં એટલે તારે પેલું કહેવાય હા એ તો બરાબર છે લાસ્ટ સ્ટેજ હા એબ્સોલ્યુટ એબ્સોલ્યુટ અવસ્થાની વાત હા એબ્સોલ્યુટ તો જ્ઞાન કેવો જ્ઞાન થયો તો આથી જ થયો હા તો પેલો દેખાય તારે તારે એ જ્ઞેય છેલ્લું આવ્યું કહેવાય બરાબર જય હા હવે આ જ્ઞાતા ભાવ જ્ઞેય ભાવે દેખાય આ જ્ઞાતા ભાવ જ્ઞેય ભાવે દેખાય એટલે પોતાની આ શુદ્ધાત્માનો જે પર્યાય છે એ પર્યાયની વાત કરો એ પર્યાય એ જ્ઞેય સ્વરૂપે દેખાય પર્યાય પોતે અને પોતે પછી જો દ્રવ્ય સ્વરૂપમાં જ બેસે દ્રવ્ય સ્વરૂપમાંથી જોયા કરીએ પર્યાય વગર એવું બને સ્વભાવ છે હા પણ એટલે પર્યાય ને જ્ઞેય સ્વરૂપે જોઈ શકાય પર્યાય તો ઉભા થાય ને હા આ નીતિ સ્વભાવમાં ક્યારે થાય દર્શન હોય તો દર્શન હા બરાબર છે એટલે સામાન્ય ભાવે ફરી સ્વભાવમાં રહે જુએ અને જ્ઞેય એ જ્ઞાતા ભાવે રહે જે પોતાની પોતાની જે જ્ઞાનાકાર થવા માટે જે અવસ્થા થઈ એ અવસ્થાને જ્ઞેય સ્વરૂપે જુએ એમ જ કહેવા માંગો છો ને આપ જ્ઞાનાકાર પામતી અવસ્થા પોતાના પોતાના દ્રવ્યમાંથી પોતાના સ્વરૂપમાંથી જે અવસ્થા ઉભી થઈ એ અવસ્થાને જ્ઞેય સ્વરૂપે જોવાની એમ કેવા માંગો છો ને એ મૂળ આત્મા મૂળ આત્મા મૂળ આત્માની વાત છે ને આખી તત્વ સ્વરૂપની બરોબર તો પછી જે છેલ્લી એટલે દ્રવ્ય પર દ્રષ્ટિ રે પોતાના મૂળ પોતાના મૂળ સ્વરૂપના જે દ્રવ્ય છે એના ઉપર જ દ્રષ્ટિ રે તો જ આ જ્ઞેય સ્વરૂપે દેખાય ને અવસ્થા અવસ પોતાની જે પર્યાય અવસ્થા છે શુદ્ધાત્માની પર્યાય અવસ્થા એને શુદ્ધાત્માની પર્યાય અવસ્થાને જ્ઞે સ્વરૂપે જોવાની એટલે પોતાના દ્રવ્ય સ્વરૂપમાં જ દ્રષ્ટિ બેસાડવાની તો દેખાય ને સામાન્ય ભાવ સામાન્ય હા સામાન્ય ભાવની વાત કરું છું સામાન્ય ભાવ એ દર્શન દર્શન આત્મા હોય હા બરાબર છે એટલે પોતાના આત્મામાં સમાવેશ પામી બરાબર છે અને આ આ પછીનું છે આ જે આ જે તમે લખ્યું છે પાંચ તત્વો બાકીના એટલે એ તત્વ સ્વરૂપે જણાય એ વખતે આ છેલ્લી અવસ્થામાં તત્વ સ્વરૂપે જણાવવા જોઈએ આજે બાકીના પાંચ તત્વો એ તો તત્વ સ્વરૂપે હા એ પણ એટલે એ દર્શન ના આધારે તમે ના કેવળ જ્ઞાન જ હોય છે એટલે સંપૂર્ણ અવસ્થા થઈ ગઈ છેલ્લી એ દેખાય નહીં દર્શનમાં ના દેખાય એક છેલ્લું જે દર્શનમાં દેખાય નહીં કેવું જ્ઞાન થાય દેખાય પડે તો એ આપણું સ્વરૂપ જ્યાં સુધી અશક્તિ લાગે ત્યાં સુધી આપણું સ્વરૂપ ન હોય એને ઊંઘ ના આવે તે આપણું સ્વરૂપ જે આપણે કઈ પણ દુઃખ પડે એ આપણું સ્વરૂપ ન હોય અશક્તિ લાગે દુઃખ લાગે એક ભાઈ ચાર પાંચ દાડા કેતા હતા મારા વાઈફ મારી જોડે કે છે લીધેલું જ લીધેલું છે ને છે તે એને જોનારો કોણ તું નહીં રિહાલ છે તે જુએ છે કોણ જુએ છે અંદરનો છે તે જુએ છે તું નહી એટલે તારે જોયું કે રિહાલ જોઈ રહ્યો છે જે રિહાળ હોય તે રિસાયેલા જુએ આત્મા આત્મા ને જુએ આત્મા બીજી બીજા અવસ્થા ને જુએ જ નહીં આત્મા બીજી અવસ્થા ને જુએ એટલે આ બધું રિહાળ હોય તો રિહાળ ને જુએ ચીડેલો હોય તો ચીડેલો જુએ એટલે આ એ ભાઈ એને કહ્યું મેં આ રિહાળ ભાઈ નથી તું રિહાળ તું હા ભાઈ તો રિહાઈ એનો એ એના આત્મા નો હોય ભાઈ છે તેને તું શું કરી પાછો એ તારો આત્મા નહીં આ રિહાલ છે તે રિહાય છે રિહાલ ઉપર રિહાય છે એ ભાઈ પર રિહાય છે રિહાલ ઉપર રિહાય છે તું જો તું જોયા કરે સોલ્યુશન આવે ને તો સોલ્યુશન કેમ આવે રિહાયા કરે કોઈ ગાળો પડ્યા કરે અને તેમ જ આત્મા બધા પર્યાય થી જુદો આત્મા આમાં કઈ જગ્યાએ છે ને આ બધું થઈ ગયું છે શેના આધારે કર્માધીન થી હવે કર્મ કર્મ ફળ મળ્યા કરે એમાં શું લેવા દે આપણે હવે કર્મ ભોગવે એમાં આપણે શું લેવા એવી રીતે આ છે જો આત્મા પ્રાપ્ત કરવો તો આત્મા જુઓ બીજું જોવા જેવું નથી બોલ્યા તમે આનો આપડી ભૂલ છે એમ ખરી ચીમતભાઈ ને વળવું કે ચીમતભાઈ હજુ પાંચરા રોહન કહે કેટલા અવતારા આવું કરશો આડા ચીમતભાઈ વળવું આપડે ના બોલે હા પછી ડિપ્રેશન થઈ ગયા હોય તારે આમ જોઈને થાબડવાય કરા તો અને દાદા ચીમનભાઈ ને આજ સુધી જે વણનારા લોકો હતા અને આ તો કોઈ નવો વણનારો નીકળ્યો ચીમનભાઈ ને આજ સુધી વણનારા બાર ના હતા બધા અને આ તો દાદા અલૌકિક નીકળ્યો વણનારો વળતા બધું બહાર ના વળતા આપડે વળીએ જ નહીં ને આપડે વળીએ કે આપડા ચીમનભાઈ આપડે વળાય આપડા ચીમનભાઈ હવે આપણે પોતાને વળવાનું પોતાને વળવાનું નિવેડો લાવવો છે અને ન્યાયથી કુદરત ના ન્યાય કુદરત ના ન્યાયથી નિવેડો લાવવો છે ન્યાયમાં જરાય ફેરફાર ના હોવો જોઈએ ન્યાય લોટ કોટે તો લ્યો એક રહી જેટલો ફેરફાર ના થાય ન્યાયમાં ન્યાયમાં જે થઈ રહ્યું એવું જો જાણે જે બની રહ્યું તે જ સાચું તેવું જાણે તો ન્યાય એક રહી ફેરફાર નથી અને બન્યું આ અન્યાય છે જાણ્યું કે આ કોર્ટો ફરતા વકીલો હોય કોર્ટો હોય અન્યાય લાગ્યું તો અન્યાય લાગ્યું તો એ કલ્પના કરીને અન્યાય ખોડવા બન્યું એ ન્યાય આપણે કશું ભરતું નહીં શું કારણ છે કારણ સમજે કે નહીં આવતા આપડે લોકો ની હાથે શું લેવા દેવા વ્યવસ્થિત તો હિસાબ હિસાબ ની બાજુ થવાનું નથી કરો તો હિસાબ ની બાજુ તને સારું બધું ખરે વિષય હોય તે જ જોઈ શકે આપવા ના જોઈએ એ રીતે જુએ હિસાબ તો એનો રિસાળ ભારત વિષય જુએ છે નહીં કેમ દેખાડવા જોઈએ મારે ભણી આવતો મને ના દેખાડવા કઈ ઈચ્છા તો કરો પછી ને ઈચ્છા વગર ચાલતું ચોપડા इनका भी बोला चोपड़ा चालो तो अहिंसा अहिंसा બધું નહીં બધું કશામાં બરકત જ નહીં એટલે દુઃખ જે કઈ આવે છે આપણું આપણું એ નહીં આપણી અંત અંત બધી વાંચી ઉભી થઈ એટલે એમ નિવેડો લઈ નાખો આ નો આપણું આવું હતું છે આપણામાં આપણે ઘેર આવું બફારો હતો છે બફારો આવ્યો છે નહીં સ્ટેશન પર પેલા ભાઈ ની બહુ આવેલી રિહાઈ સ્ટેશન પર ગાડી બેસી જાય ને ગાડી ગાડી ઉઠી જશે પછી રાત પડી જશે ના બેસી અને એને રખડી ભરવું પડ્યું રિહેલા માણસ આગળ બાર ગાડીઓ જતી રહે એ કેટલી ગાડીઓ જતી રહે ગાડી કે રિહાઈ મનાવા આવે જગત તો ચાલે બરોબર જગત ઉભો પડ્યો ભરી આવ સરકારી વાળા તો તમારા હાથ ગઈ બે જરા આપણે રખડીએ નોકોપતિ તો નાનો હતો રિયામાં તો રિયા કરો પણ દૂધ આવાનું દૂધ ગયું એ બધું શીશું ગયું એ હિસાબ કાઢ્યો આ તો હવા તો દૂધ ને બધું કહ્યું હિસાબ ના કાઢ્યો હતો ત્યારે કોટ ગઈ કોટ ગઈ આપણી સાથે કોઈ દિશાય તો એના પ્રત્યે આપ કેવી રીતે રાખો બિલકુલ વિતરાગ આપ વિતરાગ ભાવ થી રાખો ત્યાં અત્યારે એને મનાવાની ભાવના નહીં એને મનાવાની ભાવના મનાવાની ભાવના નહીં આપણને એમ લાગે મનાવા તો વાકું થયું છે બિલકુલ બંધ નિરંતર વિતરાશ અને એના તરફથી ચુકાદો અભાવ નહીં અને પાછું દાદા ભગવાન તમે કહી દેવાનું એની પર કુકરા ઉતારો એની પર કુકરા ઉતારો અને જસુબેન જસુબેન મહારાજ પત્રિકા સવાર સુધારતા જસુબેન ઉતારો કુકરા એ બધું કરેક્શન બધા રહ્યા કરેક્શન પછી વિતરાક એવું જેવું એ રહ્યું હું વાંચી દો વ્યવહાર વાંચ્યા મુજાયા કરે જાય તો દાદા એવું ખરું વિશાળ માણસ હોય છે પણ વિષય હોય તો એને બધા મનાવવા માટે વાજા લઈને જાય છે એટલે બધા પેલો વાંકો થાય છોકરા જોડે વિતરાક થતી બહુ સારા થાય હા પછી આવે તો બધા હાથ એ કશું કરે આપડે લેવાનું નહીં આપડે વિચાર એ કશું કરે ત્યારે ડરવાનું નહીં નોંધ કરવાની નોંધ કરવાની મોટી વસ્તુ છે કોઈ ના સારું બધા વળીએ બધા ને પણ નહીં કરાશે નહીં નોંધ અમારું મગજ મન બગડી જાય અમારું મગજ બગડી જાય નોંધ રાખીએ તો દાદા વિતરાક ના તો